પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને જ્યાં વર્તે છે ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે કાયમનો સતયો કાયમનો સતયો ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું મહાવિદેહને નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચારતા કરું છું શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠા નિષ્ઠ અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક પરમાત્મા જ સદસ્ય પરમાત્મા જ સદ મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું એના દર્શનથી મોક્ષની મોહર લાગે જેના દર્શનથી જ મોક્ષની મોહર લાગે જેના દર્શનથી જ મોક્ષની મોહર લાગે જેના દર્શનથી જ મોક્ષની મોહર લાગે કેવળ જ્ઞાની હરિહં ને નમસ્કાર કરું છું શ્રી સીમાંદરજીને સ્વરને નમસ્કાર કરું છું રમણ તથાજી બધી શબ્દ ને ઉગે રમણ થતાજી બધી શબ્દ પચીને ઉગે પરિણતી સ્વપરિણતી સિમંદરી સ્વપરિણ સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું ભારત ભૂમિ પે દાદે દીદા ચક્ષુથી ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી અંતરયામી સન્મો કલ્યાણકને નમસ્કાર કરું છું કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું શ્રી સિમંદર જિનેશ્વરને નમસ્કાર કરું છું શ્રી સિમંદર જિનેશ્વરને નમસ્કાર કરું છું કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું કલ્યાણકને નમસ્કાર કરું છું શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું દાદા ભગવાન બતાવતા હતા કે ત્રણ પ્રસંગોની અંદર અમારા ફૂલ દર્શન હોય છે અમે એ દિવસે કોઈની સાથે આવો બેસો એવો કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના હોય ફક્ત અમે અમારા કેવળ પદમાં હોઈએ તો દાદા ત્રણ પ્રસંગો બતાવતા હતા એક ગુરુ પૂર્ણિમા એક જન્મ દિવસ અને બેસતું વરસ આ ત્રણ દિવસ દાદા દર્શનનો ખૂબ જ લાભ મળે એના માટે કેવળ રૂપે પોતે રહેતા હતા ને દર્શન એમના કર્યા કરીએ ને આપણું પોતાનું કેવળ જ્ઞાન આપણે ખુલ્લું કરતા રહીએ એવી જ પ્રાર્થનાઓ આજે કર્યા કરવાની કે હું મારા જ્ઞાન જ્ઞાન પર્યાયના આટલા બધા વર્ષો જતા રહ્યા પરંતુ હવે હું એનું એ જ નક્કી કરું છું કે બાકીના સમયમાં હું મારું કેવળ જ્ઞાન ખુલ્લું કરી લઉં કારણ કે જ્ઞાની પુરુષે તો પોતાનું કામ કાઢી જ લીધેલું છે ને આપણને ઉદાહરણ રૂપ સામે બેઠા છે કે અમારી હાજરી છે તો તમે પણ આવું કેવળ જ્ઞાન ખુલ્લું કરી લો બીજ રૂપે તો આપણને નાખ્યા પીવું છે પરંતુ અનુભવે કરીને આપણે હવે જેમ જેમ સંજોગો આવતા જાય એમ એમ અનુભવ કરીને આપણે આપણું કેવળ જ્ઞાન ખુલ્લું કરી લઈએ તો દાદા પાસે શું શું માગવાનું એ કવિરાજે આમાં બતાવેલું છે આ પદમાં ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દ્યો ભાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દ્યો ભાતું માર્ગ મોક્ષ મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો ભાતું માર્ગ મોક્ષનો આશય ઘૂંટે મારો અંતર આશય ઘૂંટે તેને વર્તાશે અજવાળું લોકા લોકનું તેને વર્તાશે અજવાળું લોકા લોકનું સોળો સર્વાત્મા સૌ સાથે સોળો સર્વાત્મા સૌ સાથે મારો અંતર આશય ઘૂંટે ਦਾਸ ਅਜਵਾੜ નામ છે તેવી તારી સૃષ્ટિ તારા જેવા ભાવ બ્રહ્મ છે તેવી તારી સૃષ્ટિ જાવું હોય જ મોક્ષની વાટે જાવું હોય જ મોક્ષની વાટે જાવું હોય જ મોક્ષની વાટે જાવું હોય જ ની વાટે ગાડી સીધે પાટે ગાડી ચડવજે સીધે પાટે જાવું હોય જ મોક્ષની વાટે જાવું હોય જ મોક્ષની વાટે ગાડી ચડવજે સીધે પાટે ગાડી ચડવજે સીધે પાટે તારા વાસણ જે ઊંડા છે છતાં કરજે તું તારા વાસણ જે ઊંડા છે છતાં કરજે તું ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું મળતા સુખ છે ટેમ્પરવારી બીજાના આધારે મળતા સુખ છે ટેમ્પરવારી નો ધારા છે કલ્પિત સુખો અંતે છે નાદારી નો ધારા છે કલ્પિત સુખો અંતે છે નાદારી આધારે મળતા સુખ છે ટેમ્પરવારી બીજાના આધારે મળતા સુખ છે ટેમ્પરવારી નોધારા છે કલ્પિત સુખો અંતે છે નાધારી ધારા છે કલ્પિત સુખો અંતે છે નાધારી ચાર્જિંગ પોઈન્ટે ચેતી વળજે ચાર્જિંગ પોઈન્ટે ચેતી વળશે તેનો મુક્તિ માર્ગ ખુલશે તેનો મુક્તિ માર્ગ ખુલશે દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપ તું દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપ છું દાદા ગેર છે તેથી અક્રમ ઓપ તું દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપ તું ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દ્યો ભાતું માર્ગ મોક્ષનો દાદા બંધાવી દો ભાતું માર્ગ દાદાએ આપણને અક્રમ વિજ્ઞાન આપ્યું બીજ રૂપે આપ્યું અને દાદાએ સંપૂર્ણપણે જવાબદારી આપણી મોક્ષે લઈ જવા માટેની લઈ લીધી દાદા કે તમે મહાત્માઓ પહેલાં મોક્ષે જશો પછી અમે મોક્ષે જઈશું તો અત્યાર સુધીમાં આપણને આવા ગેરંટર કોઈ મળ્યા નથી કે જે આપણા માટે ગેરંટી આપે કે તમને મોક્ષે પહોંચાડીશું તો આપણે કેટલા બધા પુણ્યશાળી છે કે આપણને આવા દાદા મળ્યા ગેરંટી આપી કે અમે તમને મોક્ષે લઈ જઈશું બાકી આપણું કોઈ ઠેકાણું નહોતું એવા આપણે બધા હતા પરંતુ આપણને ઠેકાણે પાનાર એવા દાદા ભગવાનને આજે આપણે વંદન કરીએ છીએ કે દાદા તમારા જેવું જ કેવળ જ્ઞાન અમારું ખુલ્લું થઈ જાય એવી કૃપા અમારા ઉપર વરસાવજો પરંતુ દાદા સાથે સાથે કહે છે ભાઈ તું અમારી આજ્ઞામાં રહ્યો તો અમારો નીકળ તારા ઘરનો તો આપણે ઘરના તો છે જ અત્યારે હવે દાદાના થઈએ આપણે જોવાનું છે ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દ્યો ભાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દ્યો ભાતું માર્ગ જગત ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક મોક્ષ ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક એનું પેલા લિસ્ટ કરી લે એ સાચા સત સાધક એનું પેલા લિસ્ટ કરી લે એ સાચા સત સાધક ગ્રંથિ સમરંભ અંદર ફૂટે ગ્રંથિ સમરંભ અંદર ફૂટે જોતા વેત જ ઉખડે એને જોતા વેત જ ઉખડે તેવો પામી પીસે અમૃત અંતર શોધનું તેવો પામી પીસે અમૃત અંતર શોધનું ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દ્યો બાતું માર્ગ મોક્ષ નું દાદા બંધાવી દ્યો બાતું માર્ગ મોક્ષનું અનુભવી આત્મા દીધો છે મૂળ માર્ગ જોઈ જાણી અનુભવી આત્મા દીધો છે મૂળ માર્ગ પંચાજ્ઞામાં નિકટવર્તી કિદ ખુલ્લો પરમારગ પંચાજ્ઞામાં નિકટવર્તી કિદ ખુલ્લો પરમારગ એ કા જ્ઞાને કીલે સમજણ એ કા જ્ઞાને કીલે સમજણ તેથી છૂટે લપ જપ વર્ગણ તેથી છૂટે લપ જપ વર્ગણ એ કા જ્ઞાને કીલે સમજણ એ કા જ્ઞાને કીલે સમજણ તેથી છૂટે લપ જપ વર્ગણ તેથી છૂટે લપ જપ વર્ગણ અંદર મહાવીર જેવું વર્તે ભૂ જ્ઞાન છું અંદર મહાવીર જેવું વર્તે જ્ઞાન છું ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાતા બંધાવી દો બાતું માર્ગ નું દાતા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનો કઈક જન્મના વલોણા અંતે પીરસ્યું જગને અમૃત કઈક જન્મના વલોણા અંતે પીરસ્યું જગને અમૃત વ્યવહારે નિશ્ચયમાં વર્ત્યા અસંયત સિદ્ધારત વ્યવહારે નિશ્ચયમાં વર્ત્યા અસંયત સિદ્ધારત સર્વે એક જ છઈએ આપણ સર્વે એક જ છઈએ આપણ સર્વે એક જ છઈએ આપણ સર્વે એક જ છઈએ કારણ સાથે જેને હૈયે કારણ થાશે જેને હૈયે તેનો મોક્ષ લગીનો કેવળ કેવળ દોસ્ત છું તેનો મોક્ષ લગીનો કેવળ કેવળ દોસ્ત છું ગુરુ પૂર્ણિ છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો પાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો પાતું માર્ગ મોક્ષનું દાદાએ અનંત અવતારથી કેવી રીતે સહજ રીતે મોક્ષ મળે આ સંસારમાં રહીને જીવો મુક્તિનો અનુભવ કરે પોતાનો સ્વાદ ચાખે એટલા માટે પોતાએ પોતે અનંત અવતાર મહેનત કરી વલોણું કર્યું અને બધો અર્ક આપણી સમક્ષ મૂકી દીધો કે હું શુદ્ધાત્મા છું વાતો બહુ સાંભળેલી આપણે શાસ્ત્રમાં પણ સાંભળેલું સાંકળ ઘડી છે ઘડી છે પણ એનો સ્વાદ ચખાવનાર કોઈ નહોતું તો દાદાએ આપણને મોઢામાં સાકર મૂકી આપી કે ઘડી કેવી લાગે તો કે અનુભવ દશામાં આપણને મૂકી દીધા તો કે આપણને પ્રતિતિ કરાવડાવી તો કે પ્રતિતિથી અનુભવ સુધીની યાત્રા આપણે કરવાની છે તો કે જેમ જેમ સંજોગ આવતા જાય વ્યવહાર તો બધાને હોય ભગવાનને પણ વ્યવહાર હોય છે પણ ભગવાન વ્યવહારમાં રહીને નિશ્ચયમાં રહેતા હતા નિશ્ચયને બાજુ પર રાખીને વ્યવહાર ભગવાન ક્યારેય નથી કર્યો તો કે વ્યવહાર ક્યારેય પણ ગમે તેટલો કોટી સંઘ હોય છતાં પણ બાધક નથી પણ વ્યવહારની અંદર તમારે નિશ્ચય તરીકે કેવી રીતે રહેવું તે બધા સંજોગો તમારા રૂપે નિકાલરૂપ બની જતા હોય છે તો કે જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરતા હોય છે બધાની અંદર બધાની સાથે પણ રહેતા હોય છે પરંતુ પોતાનો નિશ્ચયને બાજુમાં રાખીને નથી રહેતા હોતા જ્યારે આપણો નિશ્ચય બાજુ ઉપર રહેતા રાખીએ છીએ અને વ્યવહાર કરતા જઈએ છીએ તો કે વ્યવહાર પાછો ઊભો ને ઊભો જ રહે છે માટે દાદા કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયની નિશ્ચય સાથે રાખી અને વ્યવહાર સંપૂર્ણપણે નિકાલરૂપ થઈ જાય એવું મેં તમને અક્રમ વિજ્ઞાન આપેલું છે કે છે માટે કહે છે કે જેમ જેમ વ્યવહાર આવતો જાય એમ એમ સાથે નિશ્ચયને સાથે રાખી અને વ્યવહાર કરતા જઈએ તો આપણી આપણું કેવળ જ્ઞાન આપણી નજીક આવી રહ્યું છે એવું આપણે કહી શકાય કે છે ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો બાતું માર્ગ મોક્ષ મહિનામાં ભરતી થઈ ગયા નિવૃત્ત અમે અમારી પાછા પાચનામાં ભરતી થઈ ગયા નિવૃત્ત રિયલ ને રિલેટિવ માંથી ભિન્ન જુએ તે મુક્ત રિયલ ને રિલેટિવ માંથી ભિન્ન જુએ તે મુક્ત ખેડુ ધરતીમાં બીજ વાવે ખેડુ ધરતીમાં બીજ વાવે ભાવિ વૃક્ષનું સિંચન થાય ભાવિ વૃક્ષનું સિંચન થાય આજ્ઞા ખાતર પાણી એ જીવતો છું બોધ હું આજ્ઞા ખાતર પાણી એ જીવતો છું બોધ હું છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાતા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું દાદા કહેતા હતા કે અમે તમને જે જ્ઞાન આપ્યું એ બીજ રૂપે આપ્યું હવે તમારે પછીથી એને વિગતવાર સમજી લેવાનું તો દાદાએ એ બીજને જાનવરો ના ખાઈ જાય એ બીજનું રક્ષણ રહે એના માટે દાદાએ પાંચ આજ્ઞા આપી કે છે તો કે પાંચ આજ્ઞામાં જેમ જેમ રહેતા જશો એમ એમ તમારું બીજ વિકસિત થતું જશે વિકસિત થતું થતું એ કેવળ જ્ઞાનમાં પરિણામ પામી શકે છે કારણ કે બોધ શબ્દ વાપર્યો છે કવિરાતે બોધ એટલે અવશ્ય પરિણામ પામે એનું નામ બોધ કહેવામાં આવે છે તો કે દાદાએ આપણને જે વિજ્ઞાન આપ્યું એ સંપૂર્ણપણે આપણી અંદર કામ કરી જ રહેલું છે પરંતુ આપણી જાગૃતિના કચાશના કારણે આપણે બીજી વસ્તુનું મહત્ત્વ આપી દેવાય છે અને આજ્ઞાનું મહત્ત્વ નથી અપાતું એટલે પેલી વસ્તુ કામ કરી જાય છે અને પેલી વસ્તુ કામ કરતી નથી એટલે કે છે કે જેમ જેમ કચાસો પડતી જાય એમ એમ આપણું નક્કીપણું થતું જાય એમ એમ આજ્ઞા આપણને વર્ત્યા કરે દાદાએ આગળ કહ્યું ને અમે અમારી પાંચ આજ્ઞામાં રહીને વર્તીને નિવૃત્ત થઈ ગયા છે કે અમને આજ્ઞાઓ વર્તી રહી છે જ્યારે આપણે આજ્ઞામાં રહેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તો કે જેમ જેમ આજ્ઞામાં આપણે રહેતા જઈશું એમ એમ આપણો પૂનમનો ચંદ્રમાં ગુરુ પૂર્ણિમા કહેવાય છે ને તો કે ગુરુની પૂર્ણિમા તો પ્રગટ થઈ ચૂકી છે ખુલ્લી થઈ ચૂકી છે તો કે આપણી પણ પૂર્ણિમા બની જાય એના માટે આજનો દિવસ છે કે ગુરુ પાસે આપણે એવું માગીએ કે જેથી ગુરુ તો ન કહેવાય પણ જ્ઞાની કહેવાય તો કે જ્ઞાની પાસે એવું માગીએ તો કે આપણો પૂર્ણ ચંદ્રમાં પ્રકાશમાન થઈ જાય અને આપણને જ એ વસ્તુનો લાભ મળ્યા કરીએ એવી આપણે પ્રાર્થના કરીએ છીએ જે વિષયમાં ચિત્ત ચોંટે છે તે તારું ભય સ્થાનક જે વિષયમાં ચિત્ત ચોટે છે તે તારું સ્થાન જે વિષયમાં ચિત્ત ચોટે છે તે તારું ભય સ્થાનક જે વિષયમાં ચિત્ત ચોટે છે તે તારું ભય સ્થાનક કેવળ આત્મામાં જ રમણતા જ્યાં છે તારું પરાક્રમ કેવળ આત્મામાં જ રમ જાણતા જ્યાં છે તારું પરાક્રમ ગુરુ પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે હજી સીધો સટ થઈ જાજે હજી સીધો સટ થઈ જાજે ગુરુ પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે હજી સીધો સટ થઈ જાજે હજી સીધો સટ થઈ જાજે દાદા આશીર્વાદે થઈ જઈશ કેવળ સીધ તું દાદા આશીર્વાદે થઈ જઈશ કેવળ સીધ તું પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે કચરો દચરો કાઢી ગાજે તાલે દચરો કાઢી ગાજે ગુરુ પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે કચરો દચરો કાઢી ગાજે કચરો દચરો કાઢી ગાજે કચરો કચરો કાઢી ગાજે કચરો કચરો કાઢી ગાજે તારું રંધાઈ ગયું છે પ્યાધણ પેલા લોકનું તારું રંદૈલ્યો છે આંધણ પેલા લોકનું તારું બંધાઈ ગયું છે ભાતું માર્ગ મોક્ષનું તારું બંધાઈ ગયું છે ભાતું માર્ગ મોક્ષનું ગુરુ પૂર્ણ પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે હજી સીધો સટ થઈ જાજે હજી સીધો સટ થઈ જાજે દાદા આશીર્વાદે થઈ જઈશ કેવળ સિદ્ધ તું દાદા આશીર્વાદે થઈ જઈશ કેવળ સિદ્ધ તું ગુરુ પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે કચરો કચરો કાઢી ગાજે કચરો કચરો કાઢી ગાજે ગુરુ પૂર્ણિમા છે માટે ગુરુ પૂર્ણિમા છે માટે બધો એ કચરો કાઢી નાખજે બધો એ કચરો કાઢી નાખજે તારું રંધાઈ ગયું છે આંધણ પેલા લોકનું તારું રંધાઈ ગયું છે આંધણ પેલા લોકનું તારો બંધાઈ ગયું છે બાતું માર્ગ મોક્ષનો તારો બંધાઈ ગયું છે બાતું માર્ગ મોક્ષનો ગુરુ પૂર્ણિમા છે આજે તાલે પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાતા બંધાવી દો બાતું માર્ગ મોક્ષનું દાતા બંધાવી દો દાતું માર્ગ મોક્ષનો સુણો સર્વાત્મા સૌ સાથે સુણો સર્વાત્મા સૌ સાથે મારો અંતર આશય ઘૂંટે મારો અંતર આશય ઘૂંટે તેને વર્તા વર્તાશે અજવાળું લોકા લોકનું તેને વર્તાશે અજવાળું લોકા લોકનું તારા વાસણ જે ઊંધા છે છતાં કરજે તું તારા વાસણ જે ઊંધા છે છતાં કરજે તું દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપ તું દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપ તું ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો પાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો પાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો પાતું માર્ગ મોક્ષનું દાદા બંધાવી દો પાતું માર્ગ મોક્ષનું તારું બંધાઈ ગયું છે પાતું માર્ગ મોક્ષનું તારું બંધાઈ ગયું છે બાતું મારા મોક્ષનું દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન બોલો રે બોલો દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે દાદા ભગવાન દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો નગર ગલીને શેરી ચોટે નગર ગલી શેરી ચોટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન જય ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન ભગવાન દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું છે પ્રેમનું પાવું છે પ્રેમનું અમૃત પાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો જય સચ્ચિદાનંદ આપણે આ જે પદ લયું ને એમાં બે પંક્તિ આવે છે આ પણ સર્વે એક જ છે એ ધારણ થાશે જેને હૈયે તેનો મોક્ષ લગીનો કેવળ કેવળ દોસ્ત છું દાદા ગુરુ નહીં દાદા જ્ઞાની નહીં પણ દોસ્ત બનવા તૈયાર છે આપણા અને ક્યાં સુધી તો કે ઠેઠ મોક્ષ લગી સુધી ઠેઠ મોક્ષ સુધી હું દોસ્ત તારવા તૈયાર છું પણ ક્યારે તો કે આપણ સર્વે એક જ છઈએ ધારણ થાશે જેને હૈયે આપણે બધા એક જ છીએ એવું જેના હૃદયમાં ધારણ થશે એટલે જેને હું અંદર રહ્યા કરશે એનો હું દોષ થવા તૈયાર છું હવે આપણને બધાને એક છે એટલે સહી રીતે લેવાનું એને તમને મને આપણે બધાએ આપણ બધા એક છે એટલે આપણી સાથે જે વ્યવહારમાં લોકો આવે છે આપણને વ્યવહારમાં જે આવે છે બધા સાથે એકતા લાગવી જોઈએ એમ લાગવું જોઈએ કે તું અને હું એક જ છે જેને એવું હૃદયમાં રહેશે જીવ માત્ર સાથે એક છું એક છું એક છું એનો હું દોષ થવા તૈયાર છું એવું દાદા કહેવા માગે છે હવે એક થવાનું એટલે કઈ રીતે એક પ્રકૃતિ તો ભિન્ન છે બધાનો પ્રકૃતિ ભિન્ન બધાની સ્વભાવ ભિન્ન કઈ રીતે એક થશું અત્યારે પ્રોબ્લેમ જ એનો છે ને આપણા ઘરમાં બે વ્યૂ પોઈન્ટ મેચ નથી થતા એની જ અથડામણ છે અને ભાઈ છૂટા પડી જાય તો સારું એવું લાગ્યા કરે હવે એવામાં અભેદતા ક્યાંથી લાવવાની એટલે એની પાછળ એનો મર્મ એ છે કે હૃદયે કરીને આત્મદ્રષ્ટિએ કરીને કે જેવો હું શુદ્ધાત્મા છું એવો સામે પણ શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા એ કરીને બંને એક છીએ એવું આપણને રહે ત્યારે એની સાથે અભેદતા રહે એટલે બધા સાથે જ્યારે આવી અભેદતા ઉત્પન્ન થશે આપણને અભેદતા છે જેની સાથે ફાવે છે એની સાથે જેની સાથે ફાવતું નથી ત્યાં અભેદતા કેટલી છે પૂરેપૂરો ભેદ જ છે આવા દે મારો વારો બતાવી દઉં એને તો આમ જ કહેવું પડે એટલે એવી જગ્યાએ જ્યારે આપણને આ અભેદ દ્રષ્ટિ ઉત્પન્ન થશે કે જેવો હું આત્મા છું એવો એ બી આત્મા છે તો દાદા કે હું તારો દોસ્ત છું જા આ મર્મ છે આ ધ્યેય છે હવે ધ્યેયને સિદ્ધ કઈ રીતે કરવો એ આપણે વિચારી લેવાનું કે મારે જેની સાથે જામતું નથી એની સાથે અભેદતા લાવી ક્યાંથી ત્યાં આગળ પોતાનું અહંકાર ડાઉન જાય પોતાનું પોતાપણું પોતાની અપેક્ષાઓ એ આપણે ઓછી કરીએ મૂકીએ નીચે કરીએ જે બી કહો તે ત્યારે અભેદતા ઉત્પન્ન થાય કારણ કે પ્રકૃતિ જ ભેદ લાવે છે ને આપણો અહંકાર જ ભેદ ઊભો કરે છે ત્યાં આગળ જે આપણને દુઃખ આપવાનું નિમિત્ત છે જેની સાથે જામતું નથી એનો વિચાર આવતા એનું યાદ કરતા કે એનો કોઈ વાત કરે એની સાથે અંદર કડબડ કડબડ કડબડ ચાલુ થઈ જાય છે તો ત્યાં આગળ એક જ ઉપાય છે અંદરથી ભાવના કરવી એનું કલ્યાણ થાવ સામો નિમિત્ત જે ભલે મને દુઃખ આપનાર નિમિત્ત છે કે જેની સાથે જામતું નથી કે જેની સાથે ભેદ છે ત્યાં આગળ એનું કલ્યાણ થાવ કલ્યાણ થાવ કલ્યાણ થાવ એની સાથે અભેદતા પ્રાપ્ત થાવ અભેદતા પ્રાપ્ત થાવ અભેદતા પ્રાપ્ત થાવ એવી ભાવના કરવી એ ભાવના કરવાથી સૌથી પહેલાં તો શું થશે કે આપણી અંદર એના માટે જે અણગમો છે એ આખો અણગમો નીકળી જશે અને અણગમો નીકળી જશે પછી એના માટે પ્રેમ ઉત્પન્ન થશે અને એમ કરતાં કરતાં અભેદતા ઉત્પન્ન થશે જેની સાથે જામે છે એની સાથે શુદ્ધ અભેદતા શુદ્ધ અભેદતા આત્માએ કરીને પ્રકૃતિએ કરીને નહીં આત્માએ કરીને અને જેની સાથે નથી જામતું એની સાથે બી અભેદતા આવશે ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના સીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો હે દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો હે દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિંધે જયકારો દાદા ભગવાનના સિંધે જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો વલસાડમાં આપણા જે મહાત્મા પ્રવીણભાઈ ઉપાધ્યાય જેમણે સમૃદ્ધમ સૌભાગ્યમ જે ચરણવિધિમાં આપણે છે એમણે લખ્યું છે એમના આત્મા ઐશ્વર્ય એવું છે કે આત્મા ઐશ્વર્ય બધું બહુ સુંદર તમારે બહુ સરસ ચાલો સિમંદર સ્વામી ભગવાનની આખી સ્તુતિ થઈ છે તે ચાલો જય ખૂબ આશીર્વાદ તે પછી એમના નિમિત્ત બન્યા પાછળથી જય સચ્ચિદાન જાઓ ખુરશી પર hmm, શું ચાલે છે દાદાજી વાત એ જ ચાલતી હતી જે આપણે સવારે વાત કરી હતી આ પદ ઉપરથી કે આપણે સર્વે એક જ છીએ ધારણ થશે જેને હૈયે તેનો મોક્ષ લગીનો કેવળ કેવળ દોસ્ત છું દાદા કે છે હું તારો દોસ્ત બનીશ પણ જો આ વસ્તુ ધારણ કરીશ તો આપણે સર્વે એક જ છીએ એટલે એ જ વાત કરતી હતી જે આપણે સવારે કરી હતી કે જો આપણે બધા આત્માએ કરીને બધા સાથે અભેદતાની દ્રષ્ટિ કેળવાશે તો ઘણું કામ થાય બસ એ જ વાત થતી હતી હવે આપ વધારો હતી બિલકુલ સરસ વાત છે અને આ પરાપૂર્વથી ચાલ્યો આવતો ગુરુ પૂર્ણિમાનો સુંદર પવિત્ર પર્વનો પ્રસંગ નવીન વર્ષે વર્ષે ચાલુ આવે છે આજે હજારો વર્ષથી ચાલે છે તેમાં પણ આ જ વાત છે કે આપણે સદગુરુથી જે પ્રાપ્ત થયું છે સદગુરુથી જે આપણને પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિનું સદગુરુ પ્રત્યે આપણે જે સમર્પિત થયેલા હતા અને એ સમર્પિત ભાવે આપણે સારી રીતે રહી શકીએ એના માટે આ શક્તિ માગવાનું પર્વ છે સદગુરુદેવ પાસે અને આપણા સમર્પણ ભાવ આપણને આપણો સ્વીકાર આવ્યો છે અને એમના થકી જે આપણને અદ્ભુત આ દિવ્ય જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એનો સદગુરુદેવ પ્રત્યે આપણો તર્પણ ભાવ છે એમનું ઋણ આપણે ચૂક આપણે હૃદયથી ચૂકવીએ છીએ એ આ પર્વ બહુ સુંદર પર્વ છે અને આ રીતે એકબીજાની અભેદતા એકતા એકબીજાને બહુ સારી રીતે હર્ષદભાઈ આવ્યા છે બહુ સુંદર સરસ સરસ આપ કેમ બીજું કોણ છે આપની આપ જ છો ને બહુ સરસ તો આ બહુ સુંદર પર્વ છે અને આપણે તો આ એક આશ્ચર્ય બન્યું છે જે લૌકિક સ્વરૂપે આપણે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવાય છે એમાં અલૌકિકપણે અલૌકિકપણે આપણે બધા જેવી રીતે અહીંયા આગળ એકત્રિત થઈએ છીએ અને આ વર્ષે સકલ સંઘપતિ સાહેબ તરફથી અને શ્રી જય સચ્ચિદાનંદ સંઘ તરફથી એક પ્રસ્તાવ આવ્યો એ પ્રસ્તાવમાં કે હવે આપણો સંઘ અને એની વિશાળતા એટલી ઘણી મોટી થઈ છે એટલે દાદા ભગવાન અને એમની હાજરીમાં પ્રત્યક્ષતામાં જે ચાર મુખ્ય કેન્દ્રો સ્થાપિત થયા હતા મુંબઈ સુરત વડોદરા અમદાવાદ અને ત્યાર પછી આપતા પુત્રો સંઘની નિશ્રામાં હિંમતનગર બહુ સુંદર કેન્દ્ર થયું એવી રીતે પાંચ જગ્યાએ દરેક જગ્યાએ ગુરુ પૂર્ણિમા ઉજવાય અમને બહુ આનંદ થયો આ સાંભળીને અને આપણે જોઈએ છીએ કે દરેક ગુરુ પૂર્ણિમામાં આવું જ આપણી બધી હાજરી હોય છે બધે જ બધી જ જગ્યાએ તો ગુરુ પૂર્ણિમાનો પર્વ આપણે એકબીજાને એકબીજા પ્રત્યેનું ઋણ ઋણ સદગુરુદેવની કૃપાથી એ ઋણનો હિસાબ ચૂકવાય એકબીજાની સાથે તેના માટે વ્યવસ્થિતના હિસાબે તો જે વ્યવસ્થિતના હિસાબો ભેગા થાય બધા ગમે તે હોય પહેલાં પહેલો હિસાબ તો મન વચન કાયા થયો છે આખો અને એના આધારે એના સંબંધોના બધા વિસ્તાર છે આખો એટલે વિસ્તારમાં વ્યવસ્થિત ને આધીન જે કોઈ આવે કડવું કે મીઠું ગમે તે આપનાર હોય તે આપણે એનાથી મોઢું ના ફેરવી શકીએ મીઠું હોય તો વરગાડીએ અને કડવું હોય તો મોઢું ફેરવીએ એવું ના ચાલે એટલે આપણે સામે રહેવું જ પડે શાને માટે કે આપણે આપણો હિસાબ ચૂકવવો છે હિસાબ હિસાબ વ્યવસ્થિત જો આટલું સમજાય આપણને દરેકને મન વચન કાયાના સંલગ્નપણાવાળું વ્યવસ્થિત તો એના બધા સંબંધોના આખા એની સાથેના હિસાબ પૂરે બહુ સુંદર રીતે આપણા હિસાબો ચૂકવાય અને આટલા માટે આજનો ગુરુ પૂર્ણિમાનો પર્વ આપણા બધા માટે અતિ અતિ મહત્ત્વનો બની રહે છે અને બધા માટે આ પર્વ આપણને સુપેરે બહુ સારી રીતે આપણને આત્યંતિક મુક્તિ માટે લાભદાયી થઈ પડે એના માટે આપ સૌને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અમે આપ સૌના આશીર્વાદ વાંચીએ છીએ હંમેશા આપણો કલ્યાણ માર્ગ સ્વ પર કલ્યાણક માર્ગ સ્વ પર કલ્યાણક સ્વનું કલ્યાણ થયું છે એટલે આ પરના કલ્યાણ માટે તો ભાવના હોય જ કુદરતી હોય એટલે આ ગુરુ પૂર્ણિમાનું પર્વ આપણે બધાને યથાર્થ રીતે સાર્થક નીવડે આપણા પોતાના નિજી સ્વાર્થ માટે કે જેથી આપણે અરસપરસ એકબીજાને મહાત્માઓ તો છીએ જ અને અન્ય જે કોઈ હોય તે બધા સુગ્ન ઈચ્છુકો બધા હોય જેમને દાદાના સત્સાધનોનો ખ્યાલ છે અને એનાથી લાગે છે કાં તો આપણે આપણું જ આપણને મળે છે એટલે આપણે જ આપણા થકી આપણા મહિલા ભગવાનની ભજના થઈ શકે છે એ બધા જ માટે આ બહુ સુંદર પર્વ છે અને આજે બહુ સુંદર રીતે ઉજવાઈ રહ્યું છે એના માટે આપણે બહુ સુંદર પુલીલાનંદજીએ સત્સંગનો લાભ આપ્યો કમલેશાનંદજી આપ ક્યારના આવ્યા આજે આજે જ આવે છે ને અચ્છા હર્ષિતભાઈ સાથે અરવિંદ બહુ મહેતા અરવિંદ ક્યાં બાત તો કરો કુછ એક દો બાત તો નિકાલો બોલો બોલ દો ઉનકો જોર સે બોલો અરવિંદ મહેતા બોલો જોર સે બોલો સુનાઈ પડે સબકો ગુજરાતી યા હિન્દી ગુજરાતી વાંધો તો બરોબર દાદાજી આપણે સ્વમાં સમાઈ જઈએ સ્વમાં સમાઈ જઈએ સ્વની ભક્તિ કરીએ સ્વની આજ્ઞા પાડીએ તો પછી તીર્થંકરોની ભક્તિ યા અરિયંતાણમની ભક્તિ કરવાની જરૂર ખરી એમાં બધા મંગલ આવી ગયા આપણે સ્વની આજ્ઞા નથી પાડતા પણ આજ્ઞા પ્રાપ્ત થઈ છે જેમનાથી પ્રાપ્ત થઈ છે એનું આપણું તર્પણ ઋણ આપણે ચૂકાવીએ એના માટે આજ્ઞા પાડીએ છીએ આજ્ઞા પોતે પોતાથી કોઈ પોતાની રીતે પાડી જ ના શકે આજ્ઞાનો મતલબ જ આ છે અને આટલા જ માટે સારા જૈન સમાજમાં માહિર ભગવાનની આજ્ઞાથી અમે છીએ બધા જૈન સમાજવાળા કહે છે પરંતુ એ સમજવું જોઈશે કે મહાવીર ભગવાનની આજ્ઞા શું હવે એ અહીંયા આગળ પ્રત્યક્ષતા વગર એનાથી આપણને મળે નહીં એનું પ્રમાણ ત્યાં સુધી આજ્ઞાધર્મ આપણને પ્રાપ્ત ન થાય અને જ્યાં સુધી આજ્ઞાધર્મ પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી આપણે આપણી સ્વચ્છંદતામાંથી શું કહ્યું પોતાની નિજમતીએ ચાલતા રહેતા એમાંથી મુક્તિ થવાનો માર્ગ જ નથી મળતો એટલા માટે તો આજે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ આ એક સૂત્ર બહુ પ્રચલિત થયું બધી જ રીતે આમ તો બધા ધર્મોમાં છે પણ ખાસ કરીને આ મુક્તિ માર્ગમાં મુક્તિ માર્ગમાં શરીર સુંદર મળ્યું છે આપણને અને એવું શરીર છે અને જો આપણને કામમાં ના લાગે કે આપણે જ આપણા શરીરથી આપણે બંધાયેલા અને આપણે આપણાથી મુક્તિ ના પામીએ પણ પોતાની જાતે કોણ મુક્તિ પામી શકશે મુક્ત પામેલા હોય તે જ આપણને મુક્ત કરી શકે કારણ કે એ હંમેશા કાયમના કરતા ભાવે રહેલા છે આટલી અદ્ભુત કૃપા ઉતરે છે છતાં પણ એ મન વાણીને કાયની ઐક્યતાએ કરીને ઐક્યતાએ કરીને એ આપણે શિષ્ય ભાવે અમને આગળ રહીએ ત્યારે એ અંતરથી એ આપણા શિષ્ય બની ઉડતા આપણને કૃપા ઉતારે છે આપણા પર આ બહુ બનવું મુશ્કેલ છે અને એટલા માટે મુક્તિ માર્ગમાં શિષ્ય વૃત્તિથી અને શિષ્ય વૃત્તિનું આપણી અંદર આ વ્યવહારની દ્રષ્ટિથીમાં એનું વેદન ન થાય શું કહ્યું ત્યાં સુધી પોતાના ભગવત પદનું વેદનનો એને ખ્યાલ પણ નહીં આવે અણસાર પણ ના મળી શકે એ શિષ્ય વૃત્તિનું વેદન બહુ જરૂરનું છે ત્યાં આગળ લઘુભાવ રહેલો છે સમજાયું ને આપણે જીવ માત્રથી જીવ માત્ર જ્યાં જ્યાં નજીર પડે ત્યાં બધા જ એ આપણને કંઈ ને કંઈ બોધ આપી જ જાય છે આપી જ જાય અને બોધ જેને સ્વીકારાય છે જેનાથી એ શિષ્ય ભાવે જ હોય હંમેશા સમજાયું એટલે આપણને આટલું સુંદર પ્રતિતિ ખુલ્લી થઈ શ્રદ્ધા પ્રતિતિ સ્વરૂપે ક્ષાયક સ્વરૂપે આપણને પ્રાપ્ત થઈ સમજાયું હા સમજાયું અને એમાં આપણે જ આપણાથી બોધિત થઈએ છીએ હવે પરંતુ પ્રાપ્તિ થઈ માટે શું કહ્યું પ્રાપ્તિ થઈ એટલે કે આપણે વ્યવહાર દ્રષ્ટિથી છીએ વ્યવહાર દ્રષ્ટિથી છીએ તે દ્રષ્ટિ મૂળ પ્રાપ્ત થઈ છે મૂળ કઈ દ્રષ્ટિ કે દ્રશ્યને જોનારી શું કહ્યું દ્રશ્યને જોનારી દ્રશ્યને જોનારી દ્રષ્ટિને દ્રષ્ટિ કહેવાય બાકી દ્રષ્ટિ ન કહેવાય અને એ દ્રષ્ટિ એના ગુણથી હોય છે એ ગુણનું પરિણમનશીલ છે એનું દ્રષ્ટિનું એટલે કે જેનામાં એ શાશ્વતી દેખવાની શક્તિ છે તે દર્શન કહે છે એને દર્શન ગુણ બહુ મોટો છે ભગવદ્ ગુણમાં મોટો અને ત્યાર પછી જ્ઞાન ખીલે છે નહીં તો ખીલે નહીં પણ જ્ઞાન પ્રાપ્ત થયા વગર દર્શન દ્રષ્ટિ જ ખુલે નહીં પહેલી તો એટલે જ્ઞાન પ્રાપ્ત થયું છે પ્રાપ્ત જ્ઞાન સાથેની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ કરીને આપણે પ્રગતિ કરીએ છીએ પોતે પોતાથી બોધ બોધ પામીએ છીએ અને બોધ પામી પામીને આપણે જ આપણા શિષ્ય થઈએ છીએ એટલે કે અરવિંદ તમારો શિષ્ય શું કહ્યું અરવિંદ તો પહેલો ત્યાં શિષ્ય ભાવ હોય તો જ તમે બહાર શિષ્યવૃત્તિ દ્રષ્ટિથી રહી શકશો નહીં તો નહીં રહી શકો પહેલામાં પહેલો ખ્યાલ આવ્યો ને આ મહાવીર ભગવાન ને ગૌતમ સ્વામી કેટલો નાતો જૂનામાં જૂનો પણ છેલ્લા બે છેલ્લા અવતારમાં થઈને જુઓ જુઓ બહુ સુંદર હોય છે છતાં બંને જાણે કે કુદરતી રીતે છે આવું વસ્તુ સમજાયું એટલે આ તો બહુ મોટું આશ્ચર્ય બન્યું છે અપવાદ છે એટલે અપવાદ સ્વરૂપે લઈને નીકળી જવા જેવું છે બસ બીજું કાંઈ નહીં બહુ ખાસ વધારે ઝંઝટમાં પડ્યા વગર નીકળી જવાનું મુખ્ય વાત આટલી જ છે શું હિસાબ જ્યાં છે ને હિસાબમાં આવવાનું છે સામે તો બધું આવશે જ વ્યવસ્થિત છે એમાંથી કશું બહાર નહીં જાય કોઈ સમજ્યા હા એટલે પછી જરૂર પડે કે ના પડે એવું બોલવાનું છે જ નહીં માનવ માત્ર એકબીજાના માટે જ એકબીજાથી જરૂરમાં જ છે હંમેશા એટલે નિમિત્ત શબ્દ બહુ મોટો છે શું કહ્યું નિમિત્ત અને નિમિત્ત છે તો પણ આ જગત તમને દેખાય છે વ્યવસ્થિત શક્તિ છે નૈમિતિક શક્તિ છે આખી શું કહ્યું વ્યવસ્થિત શક્તિ નૈમિતિક નૈમિતિક શક્તિ છે નૈમિતિક શક્તિ કોને કહેવી તો કે નિમિત્તોને ચલાવનારી શક્તિ શક્તિ વગર કોઈ ચાલી શકે નહીં કોઈ ક્રિયા ના બની શકે બને એક પણ ક્રિયા શક્તિ વગર બની શકે એ તો આજના જગતમાં વિજ્ઞાનમાં બધા કોઈ પણ જાણે બચ્ચું પણ જાણે આ તો શક્તિ હોય કંઈક પાવર હોય તો કંઈક વિદ્યા કંઈક એક્ટિવિટી ચાલે નહીં તો હાલે ચાલે શું જગત હાલતું ચાલતું બધું દેખાય જુઓ શક્તિ એટલે સ્વશક્તિ સ્વશક્તિ સ્વ બોલવાનું ખરું પણ બોલવા માટે નહીં સમજવા માટે છે સમજવા માટે આખો મોક્ષ માર્ગ જ સમજણનો અને સમજનો જ માર્ગ છે સમજણ પ્રાપ્ત થતી જાય એમાંથી આપણી સમજમાં બેસી બેસતું જતું જાય અને આપણે આગળ વધતા જઈએ પ્રગતિ કરતા જઈએ જાગૃતિ વધતી જાય એમ જ ચાલવાનું સમજાયું હા એવું બોલવાનું કશું જ નહીં શબ્દમાં તો આવે જ નહીં કોઈ દિવસે નિશબ્દ જ્ઞાન શબ્દમાં ના આવી શકે એટલે સમજવાનો માર્ગ છે આખો અને કાયમના માટે આ છે માર્ગ ચાલો જય સચ્ચિદાનંદ દિનકરભાઈ સાહેબ <laughs> લે લે અમારા ઠાકોરભાઈ સાહેબ આવ્યા છે આજે તો કઈ ગઈ મનુબેન કઈ ગઈ દેખાતી નથી ને નથી આ સારું મનુભાઈ ઠાકોરભાઈ આવ્યા છે એમને હવે ભાવ થયો છે કે હવે મુનસાડના છે ને એટલે હવે અમે અહીંયા આગળ થોડો સમય છે આવીને અહીંયા લાગી જઈશું અને મંદિરમાં લાગી જવાના અને લાગશે તો જોજો તમે મજાના એવા મજાના છે તે બધા દોડતા કરી નાખશે હા કે દેવચંદભાઈ આ ઠાકોરભાઈ આવશે ને મુનસાડના બધાને દોડતા કરશે જોજો એ આવવાના છે હા બોલો બધા બોલો ફરમાવો ખૂબ લાંબે વખતે એક અગત્યનો શબ્દ અમને મળ્યો શિષ્યવૃત્તિ વેદન અમારી સત્સંગમાં સ્વસંવેદન શક્તિ આપે જાગૃત કરી છે અને આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે તે વખતે આ જે મળ્યું અમારું ખૂબ મોટું સદભાગ્ય છે શિષ્યવૃત્તિ સંવેદન તો એ કોન્શિયસનેસમાં જ્ઞાની પરમાત્મા પ્રત્યે કેવી રીતે રહેવું કે હંમેશા એક બાજુ અમારી સ્વસંવેદન શક્તિ તો આપે જાગૃત કરી છે પણ અમે જ્ઞાની પરમાત્માના શિષ્ય છે અને અત્યારે એ જ અમારા સહજાત્મક સ્વરૂપ જ્ઞાની પરમાત્મા છે એ વેદનમાં કેવી રીતે રહીએ કારણ કે એ અમારું સ્વસંવેદન પૈકીનો એક ભાગ છે એટલા ખાતર વિનંતી હા એટલે કે દિનકરભાઈ સાહેબ આપણે ગુરુ પૂર્ણિમાના પર્વમાં આપણે શિષ્ય ભાવે આવ્યા છીએ અને શિષ્ય ભાવે આપણે આશીર્વાદ કૃપા પ્રસાદી મેળવવા આવ્યા છીએ તો એમાં આપણે તો આ અલૌકિકપણે થાય છે બહુ રેર છે આ પરંતુ જે આમ વર્ષે વર્ષે થયા કરે છે તો ચાલ્યું જ આવ્યું છે પર્વ તેમાં આપણે લૌકિકતાના પર્વમાં અલૌકિકપણે આ બધું ઉજવાય છે એમાં શિષ્ય અને સદગુરુ વચ્ચે કંઈ ભેદ જ નથી હોતો કોઈ પડદો વચમાં હોતો જ નથી એટલે જેમને આ તર્પણ ભાવે ઋણ બધું ચૂકવાય એમના માટે તો એમને એ દ્રષ્ટિ રાખ એ હોય જ હંમેશા અને અમારે અમારા પોતા માટે આપતા સૌ માટે એટલે આપ લાગે કે બધાને કે અમે છીએ પરંતુ અમારી નજરોમાં દ્રષ્ટિમાં તો જ્યાં જુઓ ત્યાં હું જ છું અને એટલા માટે અમારે તમારા કરતા બિલકુલ સો ટકા જવાબદારી એ કરીને તમારી સાથે શિષ્યભાવ રહેવું જ પડે અમારો છૂટકો નથી આવો અરસપરસ સદગુરુ શિષ્યનો સંબંધ છે અને આ ભારતને વિશે એવો સુંદર ચાલ્યો આવ્યો છે બહુ સુંદર ચાલ્યો આવ્યો છે કેટલા વખતથી અને આજે ધર્મોમાં પંથોમાં સંપ્રદાયોમાં પણ આ આપણો પર્વ ઉજવાય છે ગુરુ પૂર્ણિમાનું એમાં પણ જો ગુરુ હાજર હોય છે જેમના પણ જે હોય તે તેમાં એમનું પૂજન થાય એમને આરતી વગેરે ના હોય તો પણ આજે એમનું કંઈક ચિહ્ન હોય પાદુકા હોય આ હોય તે હોય મૂકવું જ પડે છે એ તો બધે રાખે એટલે આપણે દાદા ભગવાન તો સદા હાજર છે દાદા ભગવાન ક્યારેય ગેરહાજર રહી શકે એવા નથી ક્યારેય નહીં રહી શકે અને આપણા માટે એ ફરજભાઈ બની જરે છે અને તે પૂરી મરજીથી પાછી કે આપણે જે સદાય હાજર રહેતા એવા દાદા ભગવાન એમની આગળ આપણી ગેરહાજરી ના પૂરાય એટલું જોવું જોઈએ માસ્ટર સાહેબે ગેરહાજરી પૂરે ત્રણ વખત પૂરે કે જતો રહે કાશ્મ ક્લાસમાંથી કાઢી મૂકે છે પણ દાદા ભગવાન એવા નથી એટલે બધા ચલાય એવા છે અરે બાબુ ભાઈ સાહેબ આ ગઈ કોણ કોણ આયે આબુ રોડ છે હાજી દૂસરા કોણ અચ્છા ઠીક હે ઠીક હે હવે આપણે અગિયાર વાગ્યા છે પછી પૂજનનો છે બધો લાવ મળે એટલા માટે બે આપણે બેનું આ બે પ્રસંગો છે એમાં એક છે મુખ્ય ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ બે હજાર ચૌદના દિવ્ય પ્રસંગે કવિરાજની ને આ કવિરાજની જે આપણો અહીંયા રિસર્ચ સેન્ટરમાં અરે અમીન મીન રિસર્ચ સેન્ટરમાં કવિરાજના પદ સમજને સત્સંગનો ભાગ નંબર પાંચ તૈયાર થયો છે ડીવીડી એક અને બે બે ડીવીડી છે આમાં તે આજે આપણે બધાની સમક્ષ આપણને મુકાય છે આ અને બધાને માટે છે કે હે ત્યાં આગળ વ્યવસ્થા છે અહીં આપણે નવીનાનંદ સ્વામીજી આપણને સમજાવશે તે આજે આપણી સમક્ષ આવે છે બધાને મળશે બધાને મળશે આ એમની ભાગ શ્રેણી પાંચમી આવે છે અને આ તો ચાલુ જ રહ્યા કરશે સતત રિસર્ચ સેન્ટર મારફતે અને એ આપણે બધાને કુટુંબિત ફેમિલી માટે ને ફેમિલીમાં એક એક ને એક ફેમિલી પર એક એ રીતે ત્યાં આગળ જે સંખ્યા હશે મળશે બધી તો ખૂબ અમારા આશીર્વાદ છે આનો ખૂબ લાભ લો અને કીર્તન ભક્તિ કીર્તન ભક્તિ અને કવિરાજામાં સુંદર સમજ આપે છે એમની બહુ સારી સુંદર ભાષામાં ટૂંકામાં બહુ સારી સમજ મળે છે આપણને તેમાં આપણને જો સહેલામાં સહેલોને આ કળિયુગમાં ડિરેક્ટ આપણે આત્મજ્ઞાન પ્રાપ્તિનો એનો સ્વાદ લેવાનો લાભ મળવો મળે તો આનાથી મળે આપણને કીર્તન ભક્તિ બહુ તો બધા ખૂબ લાભ લેજો એનો અને એનું સીડીનું ઓપનિંગ માટે અમારી માટે આવ્યું છે તે આપણે દિલ રખુલભાઈ પ્રકાશભાઈ બેસો બેસો ને એની ઉપર ઉપર બેસો આમ આવ્યો ઉપર હા ચાલો આમાં કવિરાજીએ પદો પણ ગાયા છે સમજ પણ આપી છે અને કનુ દાદાજીએ સાથે સાથે સત્સંગ પણ કરેલો છે ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીસ ઝૂકી જાય ગુરુ તે કોને કે સમંદરના કોયડાના ખેલજો સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો કોયડામાં ડૂબેલાને મોડે દિવેલજો કોયડામાં ડૂબેલાને મોડે દિવેલજો विश्वं सुख और शांति हो ये विश्व सुख और शांति हो ऐसी करुणा कर देना ऐसी करुणा कर देना आत्मस्वरूप સ્પંદવયા આત્મસ્વરૂપ પદોનું અવલોકન કવિરાજે કરેલું છે બહુ સુંદર છે અને સમજ પણ આપેલી છે બહુ સુંદર છે જેની કિંમત સો રૂપિયા આપણે રાખેલી છે એટલે કાઉન્ટર ઉપર બહાર મળી જાય એ તો જે ખર્ચ થાય છે એ હોય છે અહીંયા આગળ હંમેશા કોઈ પણ પ્રકાશન થાય અને ખાસ કરીને આ પ્રિન્ટેડ છાપેલા પ્રકાશનો આવે એના માટે કશું લેવામાં આવતું નથી પરંતુ આ સીડી ડીવીડી આ બધા જે કરીએ છીએ આપણે એમાં જે અત્યારના સાધનોમાં ખર્ચો થાય છે એનો એ ખર્ચો પણ પૂરો નથી લેવાતો ચા ચાલીસ ટકા કોઈ વખત પચાસ ટકા એવું જ હોય ચાલીસ અને બીજો બધો સબસિડાઈઝ થઈ જાય છે એટલા માટે એટલે કોઈને એવો વિકલ્પ સંકલ્પ ના આવે કંઈક કે આ પૈસા કેમ લેવાય છે શું એટલે શરીર છે ત્યાં સુધી અને આજના કાળમાં જે લક્ષ્મીદેવી છે એ લક્ષ્મીદેવીમાં વ્યવહાર તો ચાલવાનો જ સમજાયું ને પણ એમાં આપણે ધર્મ હોવો ઘટશે શું કહ્યું હા આપણા વ્યવહારમાં ધર્મ હોવો ઘટશે અને આ ધર્મને પ્રમાણે આ રીતે આવું આના સો રૂપિયા કયા તેટલે રાખેલા છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ થઈ જાય કલ્પુબેન આ થઈ જાય ને પછી બે મિનિટ પાંચ મિનિટ છે આવે તો મહાત્માઓ કવિરાજના ભાગ નંબર પાંચ માટે આપણે આજે એનું ઉદ્ઘાટન કર્યું ને બધાને પ્રાપ્ત થશે એની સાથે સાથે એક બહુ સુંદર મહત્વનું આપણને આજે મહત્વની વાત સમજાવવાની છે તે આપણા સકલ જય સચ્ચિદાનંદ સંઘ તરફથી અને આપણા સકલ સંઘપતિ શ્રી સુધીરભાઈ સાહેબ શાહ સાહેબ તરફથી જે આપણા અક્રમ વિજ્ઞાનના તંત્રી શ્રી રાધેભાઈ રાજેશ્યામભાઈ શર્મા તથા પ્રોફેસર વિષ્ણુ પાઠક આ ત્રણની ત્રિપુટીએ કરીને અને બધા વડીલોના આપતા પુત્રોના સારા સહકારથી વિચારકો સાહિત્યકારો કવિઓ લેખકો અને થોડો શાસ્ત્રના જાણકારો પણ પણ મુખ્ય મુખ્યકારે વિચારકોને બધા બહુ જ એમને છેલ્લા લગભગ કેટલા વખતથી હર્ષદભાઈ વર્ષ એક દાડાથી કે બે વર્ષ છેલ્લા બે વર્ષથી આ અભિમ આ એક આ સુંદર પુરુષાર્થ લેવાયો છે એમાં આજ સુધીમાં મને એવું લાગે છે કે વીસેક જણ તો આવી ગયા હશે જે હશે તે એ બધાને દાદા ભગવાનની પુસ્તિકાઓ જે આપણી બધી નીકળી છે એ મોકલવામાં આવે છે એ એનો અભ્યાસ કરે છે એમાં મોટા ભાગના લગભગ મળ્યા નથી હોતા દાદા ભગવાનને પણ દાદા ભગવાન વિશે રાધેશ્યામભાઈએ સાહિત્ય મોકલ્યું જોયું તો હોય પરંતુ એમાં ખાસ તો પોતપોતાના એમાં હોય બધા એ રીતે જ્યારે આ પુસ્તક આ સમજો કે બન્યું તે ન્યાય તે અમુક એક વિચારકને એમને મોકલ્યું હોય સાહિત્યકારને તો એ પોતે એનું જોઈ લે અને એના પર એમનું આખો પ્રતિભાવ આપે બહુ સુંદર રીતે લિખિત આપે છે બધા એ બધો લેખિત બધાને આજ સુધી થયો બબ્બે વર્ષથી એનું પછી સકલ સંકપતિ સાહેબ અને રાધેશ્યામભાઈને ખ્યાલ આવ્યો કે આપણે સંક એનું બધું સંપાદન કરી અને પુસ્તક રૂપે બધાને મૂકીએ આપણે બધા એને માટે તે આજે પહેલું આવે છે આસ્વાદ અવલોકનના શીર્ષકની છે આસ્વાદ અવલોકન આસ્વાદ એટલે આ એટલે આપણે પોતે શું કહ્યું પણ આપણા માટે આ એટલે દાદા શું કહ્યું હમ એટલે દાદાનો સ્વાદ આપણને આવે એના માટે આ લોકોએ જેમને અવલોકન કર્યું છે એમના પ્રતિભાવ બહુ સુંદર રીતે આપ્યા છે આમાં દિનકરભાઈ બહુ સરસ છે હા એટલે આજે એક લઈ જજો જરૂરતા આપને બહુ આનંદ આવશે અને આ તો ઘણા ખરા તો આપ જાણતા પણ હશો એટલે આ આસ્વાદ અવલોકન આજે ત્યાં આગળ અમદાવાદમાં અહીંયા અને બધા કેન્દ્રોમાં મોકલી આપ્યા છે એ આજે એનું ઉદ્ઘાટન થાય છે અને એ પણ જે અહીંયા આગળ કોપીઓ આવી જશે તો કુટુંબિત બધા લેજો કુટુંબિત લેજો અને ખાસ મુખ્ય વડીલો માટે જાય જોજો બધા આપણે અહીંયા આગળ આસ્વાદ અવલોકન ચાલો બધાને બહુ સુંદર છે આ a Él y દિનકરભાઈ સાહેબ ઓછામાં ઓછા લગભગ વીસ જેટલા છે CS Oza doctor Keshubhai Desai doctor Harshdev Madhav આ બધા બહુ <laughs> એક એક એવા છે શ્રી પ્રબોધ જોશી ડૉક્ટર મધુસન પારેખ શ્રી યોગેશ જોશી ડોક્ટર પ્રવીણ દરજી દિન આ બધા જે વાંચતા બધાને ખ્યાલ આવતો હશે બધા પેપરોમાં બધાના લખાતો આવે છે બધા એવી રીતે આ બધાના બહુ સુંદર આસ્વાદના અવલેખન આપ્યા છે એટલે પુસ્તક રૂપે બહાર આવ્યા છે બધા આપણા દાદા ભગવાનની બધી પુસ્તિકાઓને જે એક એક છે ને આપણે ક્લેશ કડાપો ચમત્કારના બધા અને બન્યું તે ન્યાય અથડામણ ટાળો નીતિ અનિતિ નિમિત્ત ઉપાદાન બધા આવી રીતે બધાને આપ્યું છે એમને શું જય સચ્ચિદાનંદ બરોબર છે ના એમનું એક લાઈન વાંચી બતાવું આપને એક જ લાઈન કેશુભાઈની પહેલાં બન્યું તે ન્યાય માટે સીએસ ઓઝા સાહેબ ચંદુભાઈ મહેશ સાનવી એ કંઈ લખે છે કે સર્વ કોઈ માટે આ ગ્રંથ છે કે બન્યું તે ન્યાય એટલે એવું સુંદર અમને લખ્યું છે કે જનાબ ઇબ્રાહિમ અશ્ક નામના એક શાયરે પોતાની ઠોકર માટે પથ્થરને જવાબદાર માનીને તેની સામે ફરિયાદ કરી નથી સમજો <laughs> તેમને કદી કદાચ દાદા ભગવાનના શબ્દો સાંભળ્યા નહીં હોય કે વાંચ્યા નહીં હોય પરંતુ તેમણે પણ આવા પ્રસંગને વળગી નહીં રહેવાની સલાહ આપેલી છે <laughs> પત્રથી થયેલા દુઃખની કે તેના અન્યાયની ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી તેમ શ્રી દાદા ભગવાનનું કથન છે આ એક સાદી વાત પર કેટલું એમને ગહન કર્યું છે અને કેશુભાઈ બહુ તમે ડૉક્ટરે કહ્યું ને એમને ચાલો અત્યારે આપણો સમય થાય છે એટલે હમણાં રવા દઈએ આપણે આને એટલે હવે છેલ્લું આપણા પ્યારા અમીન સાહેબ સ્વાસ્થ્ય પ્રતિકૂળ હોવાથી આજે એમનો ભાવ હતો છતાં હાજર નથી રહી શક્યા છેલ્લા ઘણા દિવસોથી પાછળનો બધો દુખાવો બહુ ઉપડેલો બીજું બધું છે એમને એટલે ચાલે છે હમણાં હોમિયોપથી અને પેલું એક્યુપ્રેશર બધું કામ કરે છે પરંતુ અત્યારે દિવસ બહુ જરા નબળા પડ્યા છે તો એમની આગળ આપણા વડીલ મહાત્મા નિરંજનભાઈ શાહ બોરીવલી મુંબઈના છે એમના તરફથી ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ બે હજાર ચૌદના દિવ્ય પ્રસંગે અક્રમ વિતરાગ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો માટેની બે ડીવીડીઓ નંબર એક અને બે છે અક્રમ ડેશ વિતરાગ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એ ડીવીડી નંબર બે છે એ બંને એના પર જ છે આખું એમાં આ બે ડીવીડી એનું સેમ્પલ આવ્યું છે તૈયાર થઈ ગયેલી છે પણ આજે ફાઇનલ ફોર્મમાં જો આવી નથી પરંતુ આપણે બધાને જાણમાં આવે તો બહુ જ બધાને મહાત્માઓને કામમાં લાગે એવી પુષ્કર બે ડીવીડીઓ તે પછી એવું નક્કી કર્યું છે એમને કે અમારા જન્મ દિવસે સપ્ટેમ્બરમાં એ બધાને પ્રાપ્ત થશે સપ્ટેમ્બરમાં અને યોગાનુયોગ સત્તરમી સપ્ટેમ્બરમાં તારીખે એ આવે છે ને તિથિ પણ તે આવે છે ક્યારે બને નહીં આ કોઈ દાડો તારીખ ને તિથિ સાથે બનવું બહુ મુશ્કેલ છે જય સચ્ચિદાનંદ ડીવીડી બે પૂજન લઈ લીધું હવે પૂજન લઈ લઈએ હવે પૂજન આવો તમે પૂજન આપણે પહેલાં કરી લઈએ દાદાજીનું પ્રકાશભાઈ પરિવાર કરશે અને ત્યારબાદ બધાને દર્શનનો લાભ આપણે આપવાનો છે એ તો પછી પૂજન થઈ ગયા લાઈનો થશે પછી પૂજનનું બધું ગોઠવણી કરી છે બધી એટલે દરેક વખતે ગુરુ પૂર્ણિમા કરે છે એવી કરેલી છે કરેલી જ કરેલી છે દેખાઈ ગઈ છે ઓકે સાર સાર પછી દર્શન માટે પેલા પ્રકાશ મહેશભાઈ બધા લાઈનમાં મનીષ બધા લાઈનમાં જોઈ લેજો પેલી બાજુ પૂર્ણિમાબેન બધા જોઈ લેજો લાઈનમાં પદ ચાલો હા પદ ચલાવો રેમલ ક્યાં ગયો પેલું બાજુ મૂકજો લે ઓકે મમ્મી કેમ છે આવો આવો પધારો દાદાજી આવો પધારો દાદાજી દર્શન મારો સંસ્કાર યુવા સંઘ પ્રકાશભાઈ દાદાજીનું આખા જય સચિદાનંદ સંઘ વતી ઇન્ડિયામાં તથા ફોરેનમાં બધા મહાત્માઓ જે જે દાદાના વસે છે તે સંઘ વતી પહેલાં સંઘ પૂજનની રીતે આ દાદાને આપણે બધા મહાત્માઓ વતી માળા પહેરાવશું પછી અમારો પરિવાર પહેરાવશે આ બધો આપણા મહાત્માઓ વતી ઇન્ડિયાના ફોરેનના બધા મહાત્માઓ આખા જય સચિદાનંદ સંઘ વતી પેલા દાદાજીને આ માળા આપણે અર્પણ કરીએ છીએ પૂજન કરીએ છીએ અને પછી અમારો પરિવાર કરશે થાવ પ્રગટ હે પરમાત્મા થાવ પ્રગટ હે પરમાત્મા ભક્તિ કર છે શુદ્ધાત્મા ભક્તિ કરે છે શુદ્ધાત્મા ઘરને શેરી સાફ કર્યા શોભી રહ્યા આંગણિયામ શોભી રહ્યા સૂરજ કિરણ ઝળકી રહ્યા દાદાજી આવો પધારો દાદાજી દર્શન મારો સંસ્કારો દર્શન મારો સંસ્કારો કંકુલી પાવ્યા થાળીમાં શાંતિ ના પડગા પડિયા શાંતિ ના તૂટ્યા પડદા ક્રાંતિ ના તૂટ્યા પડદા ક્રાંતિ ના આવો પધારો દાદાજી આવો પધારો દાદાજી દર્શન મારું સંસ્કારો સ્વાગત કરું છું પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું ચરણ કમળમાં હૈયો ધરું છું પ્રગટાત્માને સહુ સંદેશા એક સમયમાં પહોંચે પ્રગટાત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે તુરજ વાંચે અંતર તારો કોઈ નવચે રોકે જ વાંચે અંતર તારું કોઈ ના વચ્ચે રોકે ડાયલ નો ફોન કરું છું વણડાયલ નો ફોન કરું છું ચિતટે જ દેખું છું ચિત્ત ટેલિવિઝને સન્મુખ જ દેખું છું अंदर चाले छे जे गिरिया रूप के बार वरती अंदर चाले छे जे गिरिया रूप के बार वरती चार गतिना खुंदी पटारा तो ये सुजना पड़ती चार ગતિના કુંડી પટારા તોય સુજના પડતી ઓહો હો ઉપાદાન આફરીન કહું છું ઓહો હો ઉપાદાન આફરીન કહું છું વિના ત્યાગ ગ્રહ સ્વરૂપે ઠરું છું વિના ત્યાગ ગ્રહણે સ્વરૂપે ઠરું છું અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ મારા અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ મારા કાળે ક્યારે જડ્યા નહીં પરગટ મોક્ષ દુલારા કોઈ કાળે ક્યારે જડ્યા નહીં પરગટ મોક્ષ દુલારા જગતનો સાંધો તોડી જીવું છું જગતનો સાંધો સાંધો જોડી જીવું છું મૂળ મોક્ષ સાંધો જોડી જીવું છું નિજ ઘર ઓછો આનંદ મોસવ આનંદ સે પરમાનંદ નિજ ઘરે ઓછવ આનંદ મોસવ आनंद से परमानंद स्वगुण रूपातित लक्षामृत हे जय सचिदान स्वगुण रूपातित लक्षामृत हे जय सच्चिदानंद प्रगट प्रभुनु स्वागत करूं છું પ્રગટ પ્રભુનું સ્વાગત આપણે પૂર્ણિમા પૂર્ણિમાબેન વડોદરાથી લાઈનમાંથી લાઈન કરી દો ચલો બધા બહેનો ને ભાઈઓમાં લાઈન વારા પરથી પાંચ પાંચના ગ્રુપમાં આવવા દેવાના દાદાનું અને જે પૂજન કરી ભાઈઓ આ બાજુથી બહેનો આ બાજુથી આમ જરા મહાત્મા બહુ શાંતિ રાખજો બહુ જ શાંતિ રાખજો આપણે બોલવાનું નથી ભાઈઓ અહીંયાથી લાઈનમાં આવશે દાદાજીના નેત્રથી દર્શન કરશે અને વચ્ચેથી જશે ખાસ સૂચના સાંભળજો બહેનો બી આ રીતે જ આવશે દર્શન કરીને જશે વારાફરતી વારાફરતી રાખશું થોડાક બહેનો આવશે પાંચ ભાઈઓ આવશે પાંચમાં પાંચ પાંચ બધા બેસી રહેજો આટલી બધી લાઈન કરવાની જરૂર નથી બધા પાછળ પ્લીઝ બેસી રહો બધાને ચાન્સ મળવાનો છે દાદાજી બધાને દર્શન આપીને પછી જ જવાના છે માટે પ્લીઝ ઉતાવળ કરશો નહીં થોડા થોડા ઊભા થજો અને આપણે ખાસ ઉપયોગ રાખવાનો છે એટલે આપણે જીભ મોડું બંધ રાખી અને ઉપયોગપૂર્વક બધામાં શુદ્ધાત્મા જોઈએ લાઇનમાં ઊભા છો ત્યાં શું માગવું છું એ માગી લેજો નેત્રથી દર્શન કરીને આગળ વધજો પ્લીઝ બધા શાંત થઈ જાઓ પ્લીઝ બધા શાંત થઈ જાઓ બધા બેસી જજો પાંચ પાંચ ના ગ્રુપમાં આવવાનું છે બહેનો પાંચ આવે પછી ભાઈઓ પાંચ આવે બધા બેસી જજો બધા બેસી જજો પ્લીઝ શાંતિ રાખજો સાથે સાથે કીર્તન ભક્તિ પણ આપણે બોલાવીએ છીએ કીર્તન ભક્તિ રહેશે મહાત્માઓ આ ઉત્કૃષ્ટ સમયે દાદાજીએ બી કીધું છે આપણે લઘુ ભાવ શિષ્ય ભાવ કેળવવાનો છે માટે દ્રષ્ટિ અને શુદ્ધાત્મા અને ઉપયોગ ખાસ રાખજો જેથી કરીને આપણો વારો આવે ત્યારે આપણે લાભ લઈ શકીએ ચાલો જય સચિદાનો ચાલુ કરીએ પછી જઈએ તો જે ચાલે છે રીતે પછી પોતાની જગ્યાએ બેસવાનું રહેશે દર્શન કર્યા પછી પોતાની જગ્યાએ બેસવાનું રહેશે ખંખેથી પાણી કાઢી નાખે બસ પાણી કાઢી નાખ બધા મહાત્માને વિનંતી છે ઊભા તો થઈ ગયા છો પણ જો પાછળ ઊભા થઈ ગયા જો બેસો તો સારું તમારે જ ઊભા રહેવાનું થશે સાઈડમાં રહેજો પ્લીઝ ગર્દી ના કરશો અને આ બધી લાઈન છે ત્યાં જ ભાઈ સમીર અહીંયા જ બ્લોક કરી દો અહીંયા બ્લોક કરી દો અહીંયાથી છોડવાના અહીંયાથી જ છોડવાના ના ભલે ભલે ભલે ઉભા રહ્યા અહીંયાથી છોડવાના તમે અહીંયા આવી જાઓ હવે જ્યાં ઉભા છે ભલે રહ્યા અને પૂર્ણિમાબેન ત્યાંથી જ આપણે છે ભલે પેલી બાજુથી કરજો પેલી બાજુથી હું કહીશ દાદાજી ચલ ચલ જલ્દી કર ચલ ચલ ચલ બધા બહુ છે દાદાજીને શ્રમ ના પડે આપણને પણ લાભ થાય એ રીતે બહુ જ શાંતિ રાખજો જેટલી શાંતિ રહેશે એટલો લાભ રહેશે આપણને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર જય જયકાર હો દાદા ભગવાનનો સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન ગાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના સિંહ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો માતા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના કરે વચ્ચે જય જય હો દાદા ભગવાન ના સીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન રાધા ભગવાનના અસીમ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 અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જય ઉપકાર હો દાતા ભગવાનના અસીમ જય જયકાર હો દાતા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન સીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના સીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય ઓ દાદા ભગવાનના અસિન જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગ સીમ જય જયકાર દાદા ભગવાનના સીમ જય જયકાર દાદા ભગવાનના સીમ જય જયકાર દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના સીમ જય જયકાર દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ ભક્તિમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન સીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જયકાર દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો દાદા જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન શિવ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો રાધા ભગવાનના અસીમ જય જયકારો રાધા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન શિવ જય જયકાર દાદા ભગવાન ના શિવ જય જયકાર દાદા ભગવાન ના શિવ જય જયકાર દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા સિમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન હાલો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ભોળાનાથ સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ સિંહ જય જયકારો દાદા ભગવાન શિવ જય જયકાર દાદા ભગવાન શિવ જય જયકાર દાદા ભગવાન શિવ જય જયકાર તાલે હે દાદા ભગવાન શિવ જય જયકાર ભગવાન હે દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હે દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હે દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ભગવાનના सिंह जय जयकारो દાદા भगवान સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના दादा જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો જયકારો હે દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો હે દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા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 જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાન સદા ભગવાનના અસીમ જય જયકારો સદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન સદા ભગવાનના અસીમ જય જયકાર હો સદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જય દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હે દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન ના સીમ જય જયકારો દાદા ભગવાન જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન ના શિવ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર કાલે કાલે સિંહ જય જયકાર ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાન નરસિંહ જય જયકાર દાદા ભગવાન દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો હે દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો હે દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો હે દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો હે દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો જય દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો હે દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો હે દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જયકારો દાદા ભગવાના સિંહ જય જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો હે દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકાર દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકારો દાદા ભગવાના સિમ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો હે દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો હે દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા સિમ જય જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જયકારો દાદા ભગવાના શિવ જય જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હે દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હે દાદા ભગવાનના સિંહ જય જયકારો હો દાદા ભગવાનના સિંહ જય જયકારો હો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર ઓ દાતા ભગવાનના અસીમ જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાતા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના શિવ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જય ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના જયકાર ઓ દાદા ભગવાનના હસિમ જય જયકાર ઓ દાદા ભગવાનના હસિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હે દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હે દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હે દાદા ભગવાનના સિંહ જય જયકારો હે દાદા ભગવાનના સિંહ જય જયકારો તો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હો દાદા ભગવાનના સિંહ જય જયકારો જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો હો હો હો જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો સિમ જય જયકાર હે દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જયકાર હો ભગવાના જય જયકારો દાદા ભગવાના જય જયકારો દાદા ભગવાના જય જયકારો દાદા દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે રમને જવા નહીં દઈએ દેહની સાથે વર્તે મોક્ષ જ અંકાશે ને અવની મા વર્તે મોજ અંગાસેને અવનીમાં દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવાન બપોરે અઢીથી ત્રણ ત્રિમંત્રનું ગુંજન અને ગરબા લઈશું અને ચારથી સાડા છ આપણો પાછો ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ શરૂ રહેશે જય સચ્ચિદાનંદ